એ ના હોય તો રોક ના સંસાર થાય દાદા મેળા એટલે સુધાર્થમાં લીધું દાદા મેળા એટલે સુધાર્થમાં થયા દાદા મેળા એટલે નથી કેટલા વ્યક્તિ કેટલા વ્યક્તિગત હા કેટલા વર્ષ બેઠું ત્રણ મને ઇનામ ના આપનારા મળશે અમને જોઈએ કોઈ ઇનામ આપનારા મળશે અમને બધું જોશે એમ પરીક્ષા દેનારા પરીક્ષા લેનારા હશે કે નહીં મને બહુ છે ઘણો મારું મને કહીએ જાય કે સંપૂર્ણ છે સમાધિ વળી મને કહીએ કે વારે તમારે સંપૂર્ણ સમાધિ લીબડો હતો ચૌદ સાત બાંધી માણેકલા હોલમાં સાંજે ત્યારે જે આત્મા ગુનો છે પણ અનુભવવા બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન સતત પ્રગુણ ચિંતન કેવી છે સંસારમાં કરી શકાય શાંતિભાઈ શાંતિભાઈ શાંતિભાઈ તો રુદક તો થઈ ગયા લાગી જાય આવો બીજું બીજું સાંભળ્યું નથી લોકો ભાઈઓ બીજું પહેલો સુખ દુઃખ માં સંભાવ કેવી રીતે રાખવો સુખ દુઃખ માં સંભાવ કેવી રીતે રાખવો દુઃખ આવે તો એવું દુઃખ આવે તો અસર કેવી રીતે રાખવું બીજા પ્રશ્ન અનુભવાય છે પ્રશ્ન છે સતત કબૂલ શિક્ષણ કેવી રીતે સંસારમાં કરી શકાય ચોથો પ્રશ્ન સતત નામ સમયનો સંકલ્પ વિકલ્પ આવે છે તો કેવી પ્રશ્ન નિદ્રાવતી કરવા શું કરવું અથવા પ્રશ્ન શીખી મોહ હતો બનવા શું કરવું રાતનો પ્રશ્ન મોહ સુધરવા માટે શું નિયમો લેવા અથવા કઈ આજ્ઞાઓ પાડવી આઠમો પ્રશ્ન પ્રભુ દર્શન કરવા શું પ્રયત્ન કરવા નવમો પ્રશ્ન પ્રભુમાં પ્રેમ વધારવા શું કર્યું તમે શું કર્યું ચડાવવા માટે આ નવ કલાકમાં તમે શું કર્યું આમાંથી તમે શું કર્યું આ કલમો તમને લાગુ થાય છે પ્રશ્નો છે મારી તમે શું કર્યું પછી સી રીતે થઈ રહે છે હું સમજાવું પછી બીજો પ્રશ્ન શું છે થી આત્મા જુદો છે શરીર થી આત્મા જુદો છે અનુભવાય કેવી છે અનુભવ અનુભવમાં આવે કેટલો અડધો કલાક કે બે કલાક ચોવીસ કલાક ચોવીસ કલાક નિરંતર પછી ત્રીજો પ્રશ્ન બીજા પ્રશ્નમાં છે સતત નું કીર્તન એ રીતે સંપ્રાપ્ત કરી શકાય બરાબર છે સમૂહનું કીર્તન જયારે આત્માને જાણો ને આત્માની કીર્તનતા વધી જાય આપણને કીર્તન કે નવા પછી સતત નામ માં સંકલ્પ વિકલ્પ આવે છે તો સી રીતે કરવું પર વસ્તુ છે નામ સ્મરણ તમે કરો બીજા નહીં તમારું પોતાનું સ્મરણ કરો તમે નહીં અનુભવાય એમને હા બધા પ્રભુ ચિંતન સંસાર દ્વારા કરી શકાય એ બરોબર જમવા રસરોટલી ખાય ચિંતન ચાલુ હોય એક બાજુ રસરોટલી ખાય ને ચિંતન ચાલુ સતત નામ પણ નામ હોય ને નામ પણ કિન્ડર ગાર્ડન લોકો માણસ જરૂર કિન્ડર ગાર્ડન એટલે બાળમાં દાખલ થયા આ તો કોલેજ ના માણસો કોલેજ ના પ્રભુને કઈ લેવા દેવા તમારે એકાગ્રતા કરવી હોય શાંતિ રાખ મનની શાંતિ જોઈએ તો નામ સ્મરણ કરવું પ્રભુને કઈ લેવા દેવા નથી સંકલ્પ વિકલ્પ એમનો હોય નહીં સંકલ્પ નિર્વિકલ્પ સમાધિ નિરંતર રહે નિંદ્રા ઓછી ઊંઘતા જ નથી પણ નિંદ્રા ઓછી કરવાનું કેવા અઠ્યાવીસ પ્રકારના મોહ તે કઈ પણ મોહ રહ્યો નથી પછી મોહ જ ઓછો કરવાનું કેવા રહ્યો મોહ મેળવવા માટે શું નિયમો જે આજ્ઞા પાડનાર એ પાડે છે પ્રભુ દર્શન કરવા શું પ્રયત્ન કરવા એમને થઈ ગયેલા ત્યાં શું પ્રયત્ન કરવા બાકી અને પ્રભુ નો પ્રેમ વધારવા માટે પ્રેમ વધી જ ગયો છે નહીં પણ આજે તમે જવાબ આપો છો સામાન્ય માણસો ને તો કરો આજે આ જવાબ જે સામાન્ય જે શરૂઆત છે દાદા પાસે આવ્યા નથી નવી વ્યક્તિ છે તો એને આપ કેવી રીતે સમજાવો સુખ માં સંભાળો કેવી રીતે રાખવો સુખ દુઃખ એ કલ્પના છે કલ્પિત વસ્તુ છે સાચી વસ્તુ નથી તો કલ્પનાથી બહાર નીકળો ત્યારે સુખ સ્વરૂપમાં સંભાળવા આવે થી બહાર નીકળો ત્યારે સુખ દુઃખમાં સંભાળવા નહીં કલ્પિત વસ્તુ ભરેવું સુખ દુઃખમાં એ બની શકે નહીં આ સુખ ખરેખર સુખ નથી આ તો આરોપિત સુખ છે કલ્પિત સુખ છે આપણે માનીએ તો સુખ નહીં નહીં સુખ જ નહીં જલેબીમાં તમને સુખ આવે જો તમે આરોપ કરો તો આવે ના મને નથી ભાવતી નહીં આવે એટલે દુઃખ દુઃખ આપણે કલ્પિત વસ્તુ છતાં ને અસર કરે છે મોટા મોટી જબરદસ્ત અસર કરે છે સુખ દુઃખ દુઃખથી આખું જગત રડે છે નિરંતર કરાવ્યા કરે અને ખોટી કલ્પનાઓ જુદો છે પણ અનુભવાય છે તે નિરિકલ થાય એટલે જુદો થાય દરેક ધ્યાનમાં નિરિકલ નિકલ છે ત્યાં સુધી આ શું આ શરીર છે ને આ શું નામ છે મારો પોતાનો બિઝનેસ મારું નામ હા અને ખરેખર અરવિંદભાઈ નથી ખરેખર આ છું તો થતે થાય રિયલ રિયલાઇઝ થાય સેલ્ફ નું રિયલ રિયલાઇઝ આ સેલ્ફ નું રિલેટિવ રિયલાઇઝ થયેલું છે એટલે ત્યાં સુધી કલ્પના વિકલ્પ કલ્પના કલ્પના તો હજુ બધા એટલે ધરતી આત્મા ભાવ જુદો છે તદ્દન જુદો છે અનુભવ નથી થતો અનુભવ થતો નથી અનુભવ તો નિરિકલ્પ થાવ તારે તમે વિકલ્પ પડી રહ્યું છે ને અનુભવ કરો તે બને એ અમે કરી આપીએ તમારે એ બધું અમે કરી આપીએ તમારે વાત સમજવાનું માણસ પોતાની જાતે ના કરી શકે કોઈ જાતે કરતા હતા બધા હિમાલય માંથી પાછા આવે કરીને પણ હિમાલય હિમાલય નું આપણે સાથેડે ત્યાં કાઢે થઈ શકે નહીં આ વસ્તુ થાય એ વસ્તુ નથી આ તો ખૂબ ખરો જ્ઞાની નો અવતાર હોય અને જ્ઞાની કોને કહેવાય હિન્દુસ્તાન કેટલા જ્ઞાનીઓ છે બહુ ઓછા ના ના ઓછા પણ કેવા એક એક થી જડેલી બુદ્ધિ ના કેવા ચડી જાય એવા છે એક એક થી ચડેલા બુદ્ધિ ના બુદ્ધિ ના બુદ્ધિવાળા ચાલે નહીં જેના બુદ્ધિ સેન્ટ નથી એ જ્ઞાની સાચા જ્ઞાની આ તો બધા રેસકોર્સ બુદ્ધિ જગત માં ખૂબ એકાદ હોય તો કામ કરી જાય તો દાતા જ્ઞાની ને બુદ્ધિ હોય બી બિલકુલ તેમનો સાચા જ્ઞાન બુદ્ધિ એટલે લિમિટેશન લિમિટેશન જ્ઞાન કહેવાય ને અને બુદ્ધિ અહંકારી હોય નિરહંકારી બુદ્ધિ ના હોય એટલે જ્ઞાનીઓ બધા નામના કહેવા માત્ર શબ્દોથી દ્વારા એટલું પોતાનું જાતનો અનુભવ નથી અને આપણે એનું નામ દઈએ ને તો ફેન મળે આત્મા જુદો વાળો ફેન ના મળે સાચી વાત છે છતાં પ્રભુ ચિંતન કેવી રીતે થાય પ્રભુ ચિંતન કોણ કરે ભગત કરે પોતે નિરીક્ષક થયો એટલે ભગત નહીં પણ પોતે જ ભગવાન થયો શું પોતે પોતાનું પોતે જ પોતાનું ધ્યાન કર્યા કરે શું કરે પોતે પોતાનું ધ્યાન કરે પછી સતત નામ સ્મરણ નામ સ્મરણતા એને લેવા દેવા નામ સ્મરણ તો કિન્દર ગાર્ડનમાં ફર્સ્ટ સ્ટેન્ડમાં દાખલ થાય ત્યારે ભગવાનની ભક્તિભાવ માટે જવા માટે નામ સ્મરણ છે અને એકાગ્રતા લાવે તેની શાંતિ રહે મનની શાંતિ રહે મનની શાંતિ નામ તમે રામ રામ બોલો તોય ચાલે અને મરા મરા બોલો તોય ચાલે શું એવું કઈ નહીં રામ રામ બોલો કઈ નહીં મરા મરા બોલો કોઈ પણ શબ્દ જાત જગ્યા કરો ચાલી શકે નિંદ્રા ઓછી કરવા શું કરવું કારણ કે નિરિકલ્પ થાય એટલે નિરિકલ્પી નિંદ્રા નિંદ્રા ના હોય વિકલ્પી ને નિંદ્રા હોય નિર્વિકલ્પી ખોરાક ખારા કર ના લે નિર્વિકલ્પી ઠંડા જ જાય નહીં જે ખોરાક લે તે ઠંડા જાય વિકલ્પી ખોરાક લે અને વિકલ્પી ઠંડા જાય નિર્વિકલ્પ મોહ હોય નહીં કોઈ જાતનો અઠ્યાવીસ પ્રકારના મોહ કોઈ પણ પ્રકારનો મોહ ના હોય મોક્ષ મેળવવા માટે મોક્ષમાં જ રહેતા હોય પોતે જ નિર્વિકલ્પ સ્વરૂપ જ મોક્ષ સ્વરૂપ છે શું છે નાની ની આજ્ઞા પાડે અથવા રહી તમે પ્રાપ્તિ કરો પછી આજ્ઞા રહી નિરંતર પ્રભુમાં જ પ્રેમ વર્તા કરે સંસારમાં પ્રેમ ઉઠી ગયેલો ખરાબ થઈ ગયો બરોબર ને પછી બીજું કઈ પૂછવું હતું તો બધું પૂછાય આખા જગતના તમામ પ્રશ્નો પૂછાય આખા વર્લ્ડમાં એવો કોઈ પ્રશ્ન નથી જે બાકી રાખી શકાય પ્રેમ વધારવા શું કરો તમે શું જાઓ પ્રભુ પ્રેમ વધારવા શું કરવું જોઈએ પ્રભુ પ્રેમ વધારવા શું કરવું જોઈએ વધારવા નહીં વધારે તો ઘટી જાય જ્યાં વધારવાની ક્રિયા થાય તો ઘટી જાય ઘટી જાય થઈ ગયું ના પ્રભુ પ્રેમ આવ્યા પછી જાય ઉતરે નહીં ચડે નહીં સ્થિતિ પ્રજ્ઞ થઈ જવાય સ્થિતિ પ્રજ્ઞ એનાથી ઘણી ઊંચી દશા થાય જ્ઞાની ની મળવા આ સવાલો માંથી તમને અમને જ્ઞાન આપવા જેવું શું લાગ્યું આ સવાલો માંથી અમને જ્ઞાન આપવા જેવું શું લાગ્યું આપણે તમારા વિચારો જ્ઞાન જેવું પછી બીજી વાત આ પ્રશ્નો જોયા પછી આપણે અમને શું જ્ઞાન આપવા જેવું આપણે લાગે છે એમને હા તમે હવે રવિવાર આવો એટલે તમારું બધું સરળ સમાધાન થઈ જાય આ તમારી બધા પ્રશ્નોનું સોલ્યુશન થાય તમારી ઈચ્છા પૂરી થઈ જાય અનંત અવતારની ઈચ્છા પૂરી થઈ જાય અનંત અવતારની જે ઈચ્છા હતી ત્યાં રવિવાર દિવસે પૂરી થઈ જાય હા આ શરીર એમના રિલેટિવ છે આ માણેકલાલ હોલ એમના રિલેટિવ છે સંબંધી થાય આ હોલ જે છે ને એમના સંબંધી થાય હોલ સંબંધી થાય રિલેટિવ અમને આ એમને આપી એમ આપી દે ડાયરી પહેલા Thank કોઈ સંપૂર્ણ ઈચ્છા થાય થાય પૂરી એવું કોઈ કાળ આવ્યો નથી આ કાળ એવો આવ્યો છે સંપૂર્ણ ઈચ્છા પરમાત્મા કૃષ્ણ ભગવાન પરમાત્મા રૂપે થયા એમના વિશે આપણો અભિપ્રાય શું છે કૃષ્ણ ભગવાન પરમાત્મા રૂપે થઈ ગયા એમના વિશે આપણો અભિપ્રાય શું છે ભગવાન છે ને એમાં અભિપ્રાય શું કરો એમાં શું એમના અવતાર વિશે એ અવતાર જે લીધો એમનો એ અવતાર જે ભાનુ હશે મહાભારત હશે એનાથી આગળ એમનો કયો અવતાર હતો કૃષ્ણ ભગવાને જે અવતાર મહાભારત વખતે કૃષ્ણ ભગવાન રૂપે લીધો તે એનાથી આગલો ભાવમાં કયા અવતાર હતો કાર્ય અવતાર હતો એના આવતા આગળ આવતા પટેલ પટેલ નો હતો ક્ષત્રિય નો શું છે આમ શું આ જાણવાની તમને શું પરમાત્મા માને સર્વ લોકો કૃષ્ણ ભગવાન ને પરમાત્મા સ્વરૂપે માને છે બરોબર છે જેટલા માને છે એના માટે બરોબર છે ના માનતા એના માટે નહીં મુસ્લિમો ના માને એના માટે નહીં અંગ્રેજો ના માને એને માટે જેટલા માને છે એના માટે બરોબર બીજું શું પૂછે મૃત્યુ પછી એના મૃત્યુ પછી શું ગતિ થાય મનુષ્યની એના મૃત્યુ પછી શું ગતિ થાય કઈ ગતિ થાય અણક નું ખાતો પીતો હોય અણક નું લેતો હોય ઓછા તોલ માફ કરતો હોય ચોરીઓ કરતો બદમાશીઓ કરતો હોય લોકો છેતરતો હોય ભેળસેળ કરતો હોય લાચો લેતો હોય એ બધાને અહીંથી ચાર પર થવાના બે પગલે બધા ચાર થાય પડી ના થાય થયો માં પડી જતો હતો ને પડી જવાનું બંધ થઈ જાય કઈ ગતિ સારી બે પગ વાળી ચાર પગ વાળી ચાર થવું છે મનુષ્ય માંથી દેવ તરફ જવું મનુષ્ય માંથી દેવ તરફ જવું છે આમાં નહીં મોકલી જવું છે મોક્ષ તરફ જવું છે કે મોકલી જવું છે મનુષ્યમાં આપવું હોય તો સજ્જનતાનું સેવન જોઈએ આજુબાજુ આજુબાજુના ગેર નામ બહુ સજ્જન માણસ છે તે ફરી મનુષ્ય આપવાનો છે એના માટે કઈ ભગવાનને અર્થ કરવાની જરૂર નથી આજુબાજુ લોકલ બધું કે બહુ સજ્જન માણસ હતા ફરી અહીં આવવાનું બરાબર અને આજુબાજુના કે તમને છે કોઈ માણસ ઉપકાર કરે છતાં તમે ઉપકારી ઉપર તમારું કામ આવતા તમે એને કામ ન કરો તમારે થાય એવું હોય તો એનું કામ ના કરો ફરી પાછા તમારે ઉકાતા ફરી પાછા કામ કરે ફરી તમે ફરી પેલો અડચણમાં તમારે કામ ન કરો એવું પાછા ટુકડ ન કરે અને પેલો કર્યા કરે તો પેલો સુપર હ્યુમન કહેવાય શું કહેવાય અને સુપર હ્યુમન માટે તો રિઝર્વેશન હોય છે એવું ગતિ રિઝર્વેશન હોય છે જેને સુપર હ્યુમન થયો ત્યાં આગળ હોય છે ચાલી જ હોય છે કે ક્યુમો ઉભું રહેવું ના પડે હા અને ચાર કરવાનામાં ક્યુબો ઉભો ના રહેવું પડે અહીં આપણે અહીં એકલામાં જ ક્યુબો ઉભો પડે બધું રિઝર્વેશન તૈયાર ચાર પગવાળાનું અને અણહકનું થતે કોઈ થતે હિંસા કરે અણહકનું મકાન બારી કરે કોઈનું કંઈ લેવા દેવા વગર પોતાનો ફાયદો ન થતો હોય તો નર્ક ગતિ બધો નર્ક ગતિ નર્ક એટલે અહીં તમારી ક્રિયા ઉપરથી તમારા ક્રિયાનું ફળ એ છે કર્મ ઉપરથી પરિણામ હા દાદા ભગવાન ક્યાં છે દાદા ભગવાન ક્યાં હા ભાઈ દાદા ભગવાન તો જ્ઞાની પુરુષ છે જ્ઞાની પુરુષ તો ભાઈ પ્રગટ થયા છે દાદા ભગવાન તમારી ઘણું ઉત્તમ કેવાય ઘણું ઉત્તમ કેવાય ઘણું ઉત્તમ કહેવાય અત્યારે ટાઈમ આવ્યો છે કામ કરી દેજો એટલે ઘણું કામ નીકળે એવું થયું છે ભગવાન ત્રણસો સાત નીકળ્યા મને ત્રણસો છપ્પન નીકળી ચાર નીકળી વાળા ઓછી જાય હું ભગવાન ને દાદા ભગવાન નથી જઈ જાય બોલું છું શા માટે બોલું છું મારે ચાર દીકરી પૂરી કરી તો તમે બોલજો અમે મને સમજાય છે તમે હા અને પછી ભાઈ મંત્રો છે તે પક્ષપાતી મંત્રો થી લોક બતાસમાં પડ્યું શેમાં પડ્યું પક્ષપાતી મંત્રો પક્ષપાતી ભગવાને કહ્યું મંત્રો ભેગા રાખજો અને ઢેરો નથી રહેતો તો મંત્રો નથી લીધા આપણે સ્વર્ગ વિશે તમારી માન્યતા સ્વર્ગ વિશે આપની માન્યતા શું છે સ્વર્ગ વિશે આપની માન્યતા સ્વર્ગ સ્વર્ગ સુપર હ્યુમન થાય એટલે ત્યાં આગળ સીટ છે રિઝર્વેશન સ્વર્ગીની મોક્ષ આ ભૂમિ પર ખરેખર નથી અહીંયા આગળ જે દુઃખ હોય ખાય છે ને એ તો વધુ પ્રકાર માણસ માણસે દુઃખ છે આ નર્ક નથી નરક તો જોયું હોય તો સાંભળ્યું હોય તો સાંભળતા જ માણસ મરી જાય ઘણા લોકો એમ કે છે સ્વર્ગ અને નરક બધું અહીં જ છે ઘણા લોકો છે અને એને શું જવાબદારી તમારો અભિપ્રાય કોઈ જવાબદારી છે એમને રોજ બહેરી જોડે વધારે નિકાલ કરતા આવડતો નથી હા હા અને બહાર લોકોને કહે છે ઈશ્વર નરકાની બહુ છે અહીં જ છે કે બરીવેર નિકાલ કરતા આવતો હોય તો બોલે ને બરીવેર વધારે થાય અને નિકાલ કરતા આવડો છે ને આવડે કોનું હમરો તમે અહીં સરકાર કઈ છે કોણ કોઈ જવાબદાર માં બોલ્યો ઘણા લોકો કહે છે ઘણા લોકો કહે છે ના જવાબદાર માં જવાબદાર ના રતિભાઈ કોણ કોઈ બોલ્યો ના બોલ્યા કૃષ્ણ ભગવાને કહ્યું ના એવું નથી કહ્યું તો પછી કૃષ્ણ ભગવાન લગ્ન આવતું બોલો તમે એટલે મેં તમને પ્રશ્ન પૂછ્યો કે તમારો પોતાનો એટલે આપણી પાસે ખુલાસો માંગુ જે વસ્તુ નથી ખબર એ તમને પૂછ્યું આપ લોકો તો એવું બોલે છે મુસલમાનો તેમ લાઈન લાગેલી ક્યુ આમ ક્યુ લાગેલી ધીમે ધીમે બાર આવશે નીકળતા જાય દિવસ હતો એટલે બધું બાર જેવું થઈ તે આ લાઈન લાગેલી તેમાં ઊંચા ઊંચો માણસ રહે મજબૂત અને ઊંચો માર ત્યારે બગાવ ઉગાડ્યું તે બગાવ ખાય ત્યાં બધું કેટલી બધું આભાર થાય નહીં આ બગાવ ખાવા ગયો ને આ ઊંચો કર્યો તે જોડે વાળાને વાગ્યો બિચારા કુણી હવે એ પાત્રો માણસ હતો એને કુણી વાગી આ પેલાની કુણી પેલાની અને વાગી પેલા તો બધું ડબડું પડ્યું ગયું એટલે પેલે ગુમભાઈ કઈ જતો મારું રૂપે મને ગુણી મારું અલ્લાહ ગુણી આગળ જાણે તો અલ્લાહ ગુણી છે પેલા આ પેલા પેલો ગુમભાઈ અલગ ગુણી આગળ જાણે તો આ ગુણી અલગ ગુણી બધું માનશે બધું લૌકિક વાત અલ્લાહ આગળ જાણે તો ચાલી ગાડી દિવાળી is puzzling itself, itself puzzles Hinduja. God has not puzzled this world at all. Only scientific, circumstantial evidence are there. આ જાતે જોઈ બોલું છું દિવાળ નીતિ પદલ ઇન્ટર પદલ થયેલું છે આ વિજ્ઞાન જેવું થયેલું છે અને ભગવાન પણ છે ભગવાન કઈ કરતા કોઈ ચિંતા કરતા નથી ભગવાન આ વિજ્ઞાન ના જ્ઞાતા છે શું છે આ વિજ્ઞાન માં શું થયું તેને જોયા કરે એટલે આ પધલ છે તે પધલ ઉભા થાય ને સર પધલ રોજ ઉભા થાય છે ને હા પધલ રોજ ઉભા થાય બંધ થાય નહીં એટલે પછી પેન્ટિંગ ભરી રહે છે મગજમાં ભરાય ભરે રહે પછી મગજમાં બોલો વધતો જાય પછી રિહાજ થાય પછી હા એટેક આવે શું થાય મુંબઈ એટેક તો નહીં આવતો નહીં મુંબઈ વગર એટેક આવે બાઉન્ડ્રી બાઉન્ડ્રી પર એટેક આવે બાકી ત્યાં ઇન્સ્યુરન્સ બાઉન્ડ્રી પર એટેક આવે અહીં ક્યાં એટેક આવે અહીં હાર્ટ નો એટેક આવે અહીં હાર્ટ નો એટેક આવે એટલે આ પંદર એક પર સોલ્વ થઈ જાય પછી હાથ સાથે એટેક ના આવે ખબર ને અહીં એટેક આવેલા તેને બચી ગયેલા છે વિજ્ઞાન કેવું ઠોકેલા લૌકિક વાતમાં વાત અલૌકિક જાણવી જોઈએ આ કઈ પૂછવું પૂછો બધું પૂછાય બધું પૂછાય બુદ્ધિ વગરના જ્ઞાની ભોગ્યો જ નહીં કે જે પૂછવાની જ બુદ્ધિ નથી કે જે પૂછવાની જ બુદ્ધિ નથી એમને અમને તમારા દર્શન કરતા સોલ્યુશન થઈ જાય બધી એમ એમ મળી જાય કારણ કે અમારા દર્શન એટલે આ ભગવાનના દર્શન મેં ચૌદ શ્લોકનો નાથ હું એવું નમસ્કાર કરું આમ કર્યું આમ કર્યું હું નમસ્કાર કરું શું બોલું જાણો છો તમે જાણે બધું જાણે બધું જ્ઞાન હોય તો દ્રષ્ટિ તો પછી આવે ને દ્રષ્ટિ પછી આવે પછી આવે જ્ઞાન કામો ના જ્યાં સુધી દ્રષ્ટિ આવે ને ત્યાં સુધી કામ બધું વાંચ્યું છે ઘર જ્ઞાન બધું વાંચ્યું છે ભૌતિક પર દ્રષ્ટિ છે ભૌતિક માં શું છે દ્રષ્ટિ બદલાય સારું શક્તિ થાય ભૌતિક માં શું છે એવું ના સમજાય દુઃખ છે એવું ના સમજાય તો રસ્તે બદલાય શબ્દ ફીર બદવા ને બધું સમજ્યા તમારે શું જાણવું છે વિલ ભાવ તો વધારવો જોઈએ ને વધારે રાગદ્વેષ થાય ને વધારે રાગદ્વેષ થાય ઊંધે રસ્તે જાય કે જે man of man of decision તો થઈ શકે ને મેન ઓફ ડિસિઝન તો થઈ શકે ને ગયા રવિવારે હું અને ઘરે એમના બેબી બધા આવેલા આપણે દર્શન કરવા આપણે જે ઓળખી શક્યા નથી વિશ્વાસ નથી આવતો તો એ માટે શું કરવું આ કાગળ મને આ કાગળ કોનો છે કોનો છે મને ખબર થાય આત્મજ્ઞાન કેમ થાય જેવું પૂછ્યું સારું તમે જે કહ્યું સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ હોય તો બંધ હોય તો ક્યાંથી મુખ્ય એનું આત્મકલ્યાણ તો એનો મોક્ષ ક્યાંથી થાય છે તો પછી એની ના થાય ના થાય પછી એ ક્યારે જાય કે તો એ ન થાય તો એ ક્યારે જાય જો એ ન થાય તો જાય ક્યારે મોક્ષમાં મોક્ષમાં તો આત્મા થઈ જાય એટલે તો બરોબર છે સમ્યક દ્રષ્ટિ જીવને પુણ્યાનું બંધ હોય એ બી પાપનો જ ઉદય છે જીવને જો પાપ પુણ્યાનું બંધી હોય તો એ પણ પાપનો જ ઉદય છે ને એ પાપનો એ જીવ તો ક્યાંથી હા પણ સમ્યક દ્રષ્ટિ જીવ કોનું નામ કહેવાય તે જેના આત્મા પ્રાપ્ત થયો હોય તેને જેને દ્રષ્ટિ બદલી ગયેલી હોય તેને જેને સંસારમાં સુખ દેખાતું ના હોય તેને સંસારમાં સુખ દેખાતું હોય સમીર દ્રષ્ટિ જે બે હાથે બેસી શકે નહીં આ તો ભૌતિક સુખ હતું વિનાશી સુખ હતું સમ્યક દ્રષ્ટિ અવિનાશી સુખ ને ખોરે શું ખોરે સમ્યક દ્રષ્ટિ જીવને પર અને સ્વની ભેદ ની તો ખબર જ છે ને હોય આ ખબર હોય તો તમે નથી કહેવાય છતાં એ મોક્ષ ન જઈ શકે ને ના જાણતો તો થઈ જાય ભગવાન ને પર જાણતો હોય તો થઈ જાય એવું કે કે પુણ્યા નું બંધ ઉદય હોય તો પછી હા બસ ને પર પોતે જાણે છે કે ખબર છે પણ એ જો ઉજ્જવલ પર્યાયમાં એ પુણ્યાનો બંધ સાચવી રાખીએ તો એનો ક્યારે પણ મળે એટલે કે ભૂતગલ પર્યાયમાં જો પુણ્યાનું બંધ જો સાચવી રાખે તો પછી એનો મોક્ષ ન થાય ને કર્ણ પર નો ભેદ સમજાયો મોક્ષ જ છે અહીંયા મોક્ષ ભેદ ઓન પેપર છે ઓન પેપર છે સ્વ પર નો ભેદ તો ઓન પેપર છે પેપર પામ્યું નહીં પેપર પર વાઘ હિંસા ના કરે પર નો ભેદ સમજ્યા પછી પેપર પર છે પેપર પર નો વાઘ હિંસા ના કરે સ્વ પર નો ભેદ જાણ્યા પછી પણ આત્માને તો હજી ઓન પેપર છે ને ઇટ ઇઝ નોટ કે છે કે સ્વ પરનો ભેદ જાણ્યા પછી પણ એ તો પેપર ઉપર છે ને ફિક્સ નથી ના ફીટ પેપર પર તો જાણે પણ બંધન હોય તો કે સ્વ અને પર ને જાણે જો બંધન હોય કે કે સ્વ ને પર નું ભેદ જાણે પણ જો બંધન હોય તો મોક્ષ કેવી રીતે જાય ઘર પર નો ભેદ જાણે એટલે મોક્ષ જ હોય પણ ઘર પર નો ભેદ કોઈ કોઈ જાય શકે અહીંયા આગળ છે હિન્દુસ્તાન કોઈ એમ એમ નથી પૂછતા કોઈ છે હોય તો નમસ્કાર કરવા માટે મારી પાસે પચાસ હજાર માણસ નમસ્કાર કરવા તૈયાર છું હોય તો દેખાડો પાંચ પેપર કામ લાગે ને શું કહ્યું અને પેપર પર તો હોય જ નહીં સપન ભેદ સપન ભેદ શબ્દમાં આવી શકતો જ નથી પૂરો શબ્દમાં જેટલો આવી શકે એટલો આવી શકે બીજો શબ્દની બહાર છે કેટલીક શબ્દની બહાર છે ને તમને કેમ લાગે છે એટલે મને આજે બરાબર સમજાતું નથી આ હા અને સાબુ અને હોળી ને ભેગું કર્યું હોય ઉપાડવા માટે જાણકાર છે નથી જોઈએ બાબા આત્મા અને બે બે જુદા પાડવા માટે જાણકાર જોઈએ વેદ વિજ્ઞાની જોઈએ ભેદ વિજ્ઞાની એ તો કે છે કે જોઈએ અને તો દ્રષ્ટિ બદલાય કોઈ દ્રષ્ટિ બદલાય નહીં દ્રષ્ટિ બદલી હોય તો બધા લોકો દર્શન કરવા ખુશી હોય દ્રષ્ટિ ના બદલાય એની એ ભૌતિક દ્રષ્ટિ જ હોય આપણે જરા કહીએ ને સાહેબ બરોબર તમારી વાત નથી ધ્યાન મળે ધ્યાન મળે ખરા માટે તો પછી દ્રષ્ટિ નહીં બદલે દ્રષ્ટિ બદલે ધ્યાન ના મળે તમે સમજાય છે ને દ્રષ્ટિ બદલે ધ્યાન મળે ખરો ના મળે મને સમજાતું નથી બરાબર આટલા વર્ષો મારી જોડે ટીકર પૂછ્યું હજી તમને ચંપકલાલ આ બાય નો ધડી થયો બીજી મીઠા દસ્તી બાપ થયો બીજી મીઠા દસ્તી અને મામો થયું અને કાકો થયું કેટલી મીઠા દસ્તી હશે તો કઈ અસંખ્ય ઘણી છે સંજ્ઞાક દ્રષ્ટિ એટલે શું આ દ્રષ્ટિઓ બધી આપણી વિરાશ થઈ જાય આ દ્રષ્ટિ તૂટી જાય તારે હું કોણ છું ટપકલા નહીં પણ હું આત્મા છું એવું એમ દ્રષ્ટિ થાય શું થાય તારે સંજ્ઞાક થાય પણ આ દ્રષ્ટિ ના થાય થાય તારે કરવાની ઈચ્છા છે સરસ જ્ઞાન લીધેલું છે આપણે દિગંબર ચંપકભાઈ ત્યાં કેતીભાઈ ના ઘરે તમારી સાથે સત્સંગ ઘણા કર્યો ઓલા મહારાજ સાહેબ ની સાથે ઓલા મહારાજ સાહેબ હતા ને આપણે કનક બીજા મહારાજ સાહેબ સાથે અમે લીધેલું છે હા રહી રહી કદી જ્ઞાન રહ્યું છે ફરી નિરંતર સમાધિ આપે એવું જ્ઞાન પછી દર્શન ના કરવા પવિત્ર થાય ઘોડો આવડો થયો હોય તો પાણીમાં છોટું કરી ના થયું ફરી આવો રવિવારે પણ મારા સંજોગો આવતા નથી એવા અત્યારે અમારા સંજોગો ભેગા થયા એટલે કે મારા દેરાણી જેઠાણી બહુ અગેન્સ્ટ છે આમાં દેરાણી ને જેઠાણી આ બોલે છે બોલો એટલે શું છે એટલે કે મારે જ્ઞાન લેવું છે પણ મારા સંજોગ બેસતા નથી તમારું નામ તમે ધંધો કરી આપો બઉ રડવું આવે તે આશક્તિ વાળા રડવું <laughs> આવે ગાડા આંખો કોઈ કોઈ દેખાય તે ગાડા નથી તેના માં જોઈ રહ્યા પાછા આત્મજ્ઞાન એને રહેવું ખાનારો રડે કોણ રડે જે ખાય છે તે રડે હા ખાનારો રડે આ ગાળા મેન્ટલ હોય ના કોરી કોઈ નથી મને એમ કે આટલી કમાણી છે તો ખોટ નીકળી મને એમ કે આ કમાણી થઈ જતી આટલું નવું શીખ્યો કે હવે રડવું નથી આવતું મજબૂત થયો એવું લાગતું ના આવે ગાડા દોષ થયો એનું રડવું તો આવું જ જે દોષ થયો હોય એના પશ્ચાતાપ રૂપે એનું તો રડવું આવું જોઈએ પણ બીજી બધી જગ્યાએ એ રડવું બીજી માં ના આવવું જોઈએ પણ તમે બીજી માં ના આવ્યા કરશે બરોબર તમે આવે છે થઈ જાય છે તમને પણ આમ તો અસ્તો દોષ આ જાતનો જીવડો હોય છે મહી પસ્તાવો થાય બધું પાછું ફરી જાય મહી પસ્તાવો થાય ને બધું પાછું ફરી જાય એટલે પોતાને ભાઈ પસ્તાવો થાય અને બધું પાછું ફરે પસ્તાવો થયેલો મળ્યું કેવું દેખાય આમ થઈ જાય નિરણ એવું થઈ જાય મોટા આપણે ચાલુ પાડીએ અને પસ્તાવે નહીં પછી કઈ અસર જ નહીં બધા હે આપણે આ શું એટલે કેટલા રહેતો પોકર વગર રહેતો બહુ રહેતો થઈ જાય એવું કલ્યાણ તો થઈ જાય એક જ ભૂલ નું આટલું જોડવા હશે બીજી કેટલી ભૂલ હશે એ ભૂલ થાય તો રડવું નહીં આવતું તને કરો મોણ નું રિલેશન નહીં ભૂલ નું રિલેશન તમે અમેરિકા ગયા ત્યારે આવ્યું હતું એટલો માળો ઓછો એટલો માળો ના આવે ત્યાં બીજાની આંખમાં પાણી જવું ને તો તરત આવી જાય પાણી આવી જાય મમ્મી આવી ગયા એવું પણ ધરવું આવું છે પણ વાંધો એ નહીં બધા નાખમાં પાણી ઘરના બધા પાણી દેખાતા એમના એટલે ઉડતો કાળા બે મારે મરી ગયા હોય ગંદા માણસ મરી ગયા ને બિસ્કિટ ને ચા પી એવું હું ગરમ ગરમ એટલું કરી બારમાં છું દરરોજ નહીં આવ્યું નાખી દીધીમાં તેથી આ બધું ભરેલું હા ચીચકાઈ જાય હાથ પાસ હરવાથી હાથ છોકરું ચોખ્ખું થાય ક્લિયર થાય આપે કહો ને જ્ઞાની ને પણ રડવું આવી જાય જ્ઞાની ને પણ રડવું આવી જાય તો મેં તન્મયાકાર થાય તો રડવું આવે ને ખરેખર તો ના એવું નહીં તમને થાય છૂટા હોય ને લડવા તો થવાય છે ના પણ થાય છે તન્નાકાર થયા વગર થાય છે ખવાય પણ એમાં પેલું એમાં સહી હોય છે ને અહંકારની અહંકારની પેલી સહી હોય છે ને આ ક્રિયા થવામાં આ ક્રિયા થવામાં સહી હોય છે ને અહંકાર ક્રિયા છે આ જમવાનું